નુકસાન છે શું ફાયદા છે તેવું પ્રેમપૂર્વક આપણે આમ હાથ ફેરવીને આમ હાથ ફેરવીને બિહારી વાત કરવાની એનું મન ઠેકવાને આવે એના વિચારો ઠીક થાય પછી ડિસિઝન લે એને આ તો ખોટું આપણે એને કહીએ કે તારા ગજામાં પચાસ કે મેં આવ્યા હોય તો આપણે કોઈ તારા ગજામાં ચોરી જાય તો તને શું વિચાર ઉભરે મને તે બહુ દુઃખ થાય એવું પેલા ને થાય આવું પેલું સમજાવી કરીને એના વિચારો પેલા જરૂર છું એનો આધાર આધાર તો પ્રત્યેક નહીં પ્રકૃતિ છે શું છે એના ટાઈમે એને ટાઈમે સ્કીન ઉભી રહેતી પછી મારી ભોગ કરશું ઊંધું ઊંધું થાય છે તમારા અંશોકે રાત હું શું કહેવામાં કરું પર્ટિક્યુલર આ સ્થૂળ કર્મને સ્થૂળમાં કરું જગત કેમાં છે સ્થૂળ કર્મ સ્થૂળમાં જ પડેલું છે જોઈને સાહેબ સાહેબ બધા મહિની તો દિવસ તપાસ કરે આ ધોલમાં હું આ તો આ ભાગ્યાદાર એનું ફળ તો એમ જ જાય છે એરાનું ફળ આ વિસ્તારનું ફળ તો એમ જ જાય છે એનું જે ચાર્જ થાય છે તેનું ફળ શરૂ ક્યાંથી કરવું એ જ મોટો પ્રશ્ન હોય છે શરૂ ક્યાંથી કરવું એ જ મોટો પ્રશ્ન છે શરૂ ક્યાંથી કરવું એ જ મોટો પ્રશ્ન છે શરૂ ક્યારે ક્યાંથી કરવું એટલે આમ કરતા કરતા ખેડા છે જ નહીં મારો વચ્ચે નથી કરવાનું કઈ જરૂર નથી કારણ કે આ સાથી ઈટનું બનેલું નથી આ આ જગત સાથી ઈટનું બનેલું નથી કલ્પિત ઈટનું બનેલું છે કેવું છે કલ્પિત ઈજો કલ્પિત ગુનો અને કલ્પિત રેતી અને કલ્પિત કર્યા એનું બધું બનેલું છે કલ્પિત થી બધું તૂટી જાય એની એની પ્રત્યાઘાતની કલ્પના કરીએ અને વિઘાતની તૂટી જાય કલ્પનાથી ઉભો થયું કલ્પનાથી તૂટી જાય ખરાબ થઈ જાય બીજું કોઈ છે નહીં કલ્પના ઊભી કરેલી કલ્પના જે જે કલ્પના કરીએ પણ ભગવાન આત્માની સંગત થયેલી છે એ બંધન થાય પોતે પોતાના ધારા ઉડી કોઈ બાપો ઉપરી નથી કોઈ ઉપરી નથી કોઈ ઉપરી જ નથી છતાં જેટલી આત્મા કોઈ ઉપરી જ નથી તમારો કોઈનો ઉપરી નથી પણ આ મનમાં કથા મનમાં જો ભરેલો છે ને એ પોતે પોતાની મેળે જાય સુધારતું જે ભાન છે ને એ છે પણ પેલું ભાન નથી આવી બધી હું તમારી બાજુ હું કશું પરોક્ષ કામ કરે શું કરે પરોક્ષ ભક્તિ મળે તેનાથી ભૌતિક ફળ મળે સંસાર આ બધી જંજાળ છૂટી જાય ભાઈ રોગ હર્ષ ગમતું નથી ને બધી લાગણીઓ ભયની લાગણીઓ હર્ષની લાગણીઓ શોકની લાગણીઓ ગમે તો નહીં ને કેમ બોલતા પોતે પોતાના દાડામાં નીકળ્યો બીજા કોઈ દારૂ લીધું નથી એમાંથી કેમ નીકળાય દાદા એમાંથી કેમ નીકળાય હા એટલે અહીંયા આગળ તમે ધ્યાન રાખજો અહીંયા આગળ અમારે જગત આખું અત્યારે એ જોવાનું એટલે લોકો મને કે તમે છે તમને એની પર માન છે કે ચોર છે ક્યાં છે એ તો પ્રકૃતિના જોરથી કરે છે અને એની ફેર છે કરી નાખી બીજું કશું થાય નહીં થાય એનો સારું જ થાય ખરાબ ના થાય એનો શું ઉપાય એવું છે નહીં આપણે ના ખોટું વિચારીએ જ નહીં એ ભાવના છે આપણી એના માટે કોઈના પણ કોઈના પણ મનમાં એના માટે જ્ઞાની બધા ઉપાય બતાવે તો વ્યક્તિગત નહીં દરેક ના આખા સંસારમાં કોઈને પણ ખરાબ વિચારો જ નહીં આવે એમ એ વ્યક્તિગત નહીં પણ આખા સંસારમાં કોઈને ખરાબ વિચારો જ ના આવે એકબીજાનું ખરાબ કરવાનું ના થાય એવું હા એને જ કંટ્રોલ કરવાની બાબત કહું છું પૂછું છું એને કંટ્રોલ કરવા માટેની બાબત શબ્દ લાયા છે અમે અહીંયા આગળ કહીએ ને આવે માદક માર્ગ છે માદક માદકતા છે અભિમાન ઉધાર હે અભિમાન ઉધાર હા માદકતા વધે તો ઊંચું ભટકવું પડે વધારે અત્યારે તો આપણું મન ફેલાવે રહે પણ માદકતા વધે એ અવરો ઉપાય છે અને સવરો ઉપાય છે યોગ માર્ગ જો યોગ માર્ગના આધારે ભગવાનનું અવલંબન લે સીધું ભગવાન પર અવલંબન કેવી રીતે લે ભગવાનની ઓળખ જોઈએ ત્યારે જગત આખું ભગવાનને જાણતું જ નથી જે આ જગત ચલાવે છે એને જ જાણ છે કે આ ભગત ભગવાન છે આ જગત જે ચલાવી રહ્યું છે જે શક્તિ એને જ ભગવાન માને છે તમે કોને ભગવાન માના છો તમે સમજાય ને આપણે અને ખરેખર ભગવાન નથી આ જગત ચલાવનારો ભગવાન નથી તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ અને મિકેનિકલ એડજસ્ટમેન્ટ આ દરેક મશીનરી એ વિતરાગ હોય કે રાજ્યશાળી હોય વિતરાગ છે ભગવાન લોકો જાણે છે ભગવાન ભગવાનનો વિતરાગતાનો તે આ ભગવાન છે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે આ જન્મ થાય છે ભરે છે બધા બધું ઓછો પગાર સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે બેભાનપણાથી અને પોતાનું ભાન થયું એ એવિડન્સ પર નહીં બેસું પોતાનું ભાન નથી હું સુશાંત છું બિલીફ રોંગ છે શું છે ખોટી માન્યતા છે સંસાર ચલાવવા માટે અનિવાર્ય છે ને એનો ચોક્કસ વાંધો નથી એમને ખુશાલભાઈ કહીએ એમને ખુશાલભાઈ નથી કેતા એટલે ખુશાલભાઈ કહીએ તો આ માણસ ઉભો થશે આ માણસ ઉભો નહીં થાય એમ કે એમને ખુશાલભાઈ કહીએ અમને ખુશાલભી નહીં કહીએ કારણ ખુશાલભી કહીશું તે જ ઉભા થશે એવું છે ને ખુશાલભી કહેવા ને ખુશાલભી છે રિલેટિવ વ્યૂ એટલે શું એક માણસ નાટકમાં ઉતર્યો હોય નાટકમાં હોય લક્ષ્મીચંદ્રનું નામ નાટક માં નાટકમાં નો પાઠ હોય એટલે શું કે હું ભરતુઆરી રાજા છું તો એ રિલેટિવ છે શું ભરતુઆરી રાજા રિલેટિવ છે પણ માં એ જાણતો હોય ગુરલક્ષ્મી તમે રિયલમાં તો જાણો છો એટલે આ આ ભર is the complete drama itself અનુભવવું ધારણાની ગોઠવણી અંદર ઇટ સેલ્ફ થઈ છે અનુભવવું કેવી રીતે એ અનુભવવું કેવી રીતે બતાવી છે અમારા પ્રસંગમાં આવો તમને થઈ જશે જરા જ્ઞાની અનુભવ્યું છે આપણા જીવનમાં એમને જે રસ્તો કર્યો એ રસ્તો તમારે કરવા શક્તિ એમ કે છે કે આ ખોટા કર્મો કરતા હોઈએ પણ એમાંથી નીકળી જવાની હિંમત નથી આવી શકતી હિંમત ના આવે અત્યારે ખોટો કર્મનો બોલ્યો વધી ગયો છે ને આખો બોલ્યો ને વધી ગયો એટલે હિંમત ના આવે એટલે આ નાદારી કરી નાખવાની હું તમને રસ્તો કરી આપીશ એવું કરી જશે એવું અપાઈ જશે પાછું જેવું આપવું જ પડે નાદારી આપણી નાદારી કેવી છે નાદાર થઈને આપતા પોતે હેરાન ના એટલે તમારે બધું આપી છે બધું કામ થઈ ગયું છે જેથી કેશ ને કેશ આવ્યું ને કેશ એટલે હજી લઈ રોકડું જ લઈ જવાનું ઉધાર નામ નહીં બેંકમાં તો જાણે બેંકમાં જ છે એટલે એ બધું જાણે છે જ છે એટલે આ બધું જાણે હા એટલે રોકડું જ લઈ જવાનું આને ઉધાર ચેક ચેક નહીં રાખશે નહીં રોકડે કહેશે કે અને બિલ્દાર તમને સમજાય કે રૂપિયા કેશ આવી ગયા બધું કામ ચાલુ થઈ ગયું એવું તમને સમજાય ત્યાં સુધી અમારે જરાક તમને તમારી પાત્રતા લાવવા માટે થોડો પ્રયોગ કરવો પડે આગળમાં યોગ્ય શું સમજી સમજી પ્રાપ્ત કરવા માટે આ આનંદ અવતારો છે સંગીત એટલે સમ્યક દર્શન સંગીત એટલે સમ્યક દર્શન આ મિથ્યા દર્શન છે શું છે મિથ્યા દર્શન હા હું વિચારું છું એ શ્રદ્ધા એ તમારી મિથ્યા શ્રદ્ધા છે અને મિથ્યા દર્શન કહેવાય છે તમે કહ્યું ને આપનું નામ છે પાર્શ્વકુમાર પાર્શ્વ એમના મોટાભાઈ છે પાર્શ્વકુમાર પાર્શ્વકુમાર પારસ્વકુમાર એમના બે મોટાભાઈ છે પંડિતજી છે અને અમારા એ ઉભા થાય કોણ કામનું છે નહીં તો આ અનંત અવતારથી ભટક ભટક ભટક કરે છે ગવેદનો જૈનો શાસ્ત્રો વાંચો વેદાંતનો શાસ્ત્રો વાંચો પણ જો ઉભાર ના થયો તો કામ નથી આમાં સમાસ જતી નથી અને બીજ થતી નથી અમાવાસ્યા જતી નથી ને બીજ થતી મતભેદ સંસાર છે એટલે મતભેદ તો પડતો જ રહે એનું નામ કહેવાય કોઈ જોડે મતભેદ ના પડે એનું નામ સ્થાનકવાદ ના દૈનિક તો પડે ને કોઈ કોઈની જોડે મત ના પડે મનભેદ નહીં પડે મતભેદ તો પડવાનો મનભેદ ના પડે પણ મતભેદ તો પડવાનો આના પછી એનો ભગવાને શું કહેલું કે ખાનાગાજી થવું હોય તો મતભેદ ના હોય મત એ તો બુદ્ધિ નો વિષય એટલે બુદ્ધિ દરેક પોતપોતાની રીતે વાપરીને ઉપયોગ કરે મત એટલે બુદ્ધિ નો વિષય એટલે દરેક પોતપોતાની બુદ્ધિ વાપરીને કામ કરે એટલે મતભેદ તો રહેવાનો મતભેદ તો રહેવાનો છે ના પણ બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ ની બે જાતો છે એક સુબુદ્ધિ છે અને કુબુદ્ધિ છે વિપરીત બુદ્ધિ છે બુદ્ધિ ની બે જાતે એક સંજન બુદ્ધિ અને કઈ બુદ્ધિ તમે વાત કરો છો ના કોઈ ના જો એક સામે વાળો તમને બુદ્ધિ થી વાત કરતો હોય તો બીજો બીજી બુદ્ધિ થી વાત કરે એટલે મતભેદ થવાનો એમ કહેવાનો એમ કે સામે વાળો જો સમય બુદ્ધિ થી વાત કરે તો બીજો છે તો વિપરીત બુદ્ધિ થી વાત કરે એટલે મતભેદ તો થવાનો ના તો તમે વાળા અત્યારે માણસો કેટલા છે અમદાવાદમાં નહીં કહેવાય નહીં વાત નહીં વાત નહીં વાત હા એટલે છે લાઈન લાગે એટલા એટલા ક્યાંથી મળી શકે વિપરીત બુદ્ધિ વાળા હોય અંતર બુદ્ધિ ઉત્પન્ન થાય છે પરિગ્રહ બિલકુલ ખરાબ હોય પરિગ્રહ અને એનો સંઘ શાસ્ત્ર નો સંઘ હોય સંત પુરુષો નો સંઘ હોય અને પરિગ્રહ ખરાબ થવા આવ્યો હોય તે માણસ સંગીત બુદ્ધિ ઉત્પન્ન થાય આ બધાને વિપરીત બુદ્ધિ છે અને વિપરીત ને સંજ્ઞક માને છે માને છે વિપરીત સમ્યક માને છે હા ભગવાને કહ્યું કૃષ્ણ ભગવાને કે અવ્યભિચારિણી ભક્તિ બુદ્ધિ તો છે વ્યભિચારિણી બુદ્ધિ એટલે વિપરીત બુદ્ધિ અને વિપરીત બુદ્ધિ થી જગત ભટક ભટક ભટક પરસ્પર પોતાનું પોતે પોતાનું અહિત કર્યા કરે પોતે પોતાનું અહિત જ કરી રહ્યો નિરંતર અહિત કરી રહ્યો છે એક ક્ષણ વાર પોતાનું હિત કરી રહ્યો નથી બધા દાદા એકુય નહીં આટલા બધા એકુય નહીં હોય પોતાનું હિત કરનારો હોય મને કે માણસ હોય એનો અર્થ થશે નહીં મારી જૂઠ માણસો નીકળે એનો અર્થ થશે પેલા ઘઉં વેણતા હતા એટલે કોકરા એકલા જ વેણવાના ઘઉં વેણવાનું નહીં કહેવાય ઘઉં વેણવાનું પણ કોકરા એકલા જ વેણતા હતા ઘઉં વેણી દેવાના અને આ બધા જે પોતાની જાતને કઈ માની બેઠા છે હું કઈ છું એ તો કથામાં નથી આ જે બધા માની બેઠા છે અત્યારે કે હું કઈ છું એ તો કચરામાં નથી એ તો અનફિટ તરીકે યુઝલેસ થઈ ગયા કામ જ ના લાગે છે આ થોડું હું કઈ છું માની બેઠેલા પોતાની વિવેકમાં ક્યાં ઘટાડા જાય ચાર ના ના આપેલા છે ત્યાં કામ ચાલે નહીં આ બધું ત્યાં પોપાભાઈ નું રાજ નથી ત્યાં કરેક્ટનેસ કરેક્ટ વિતરાગ માર્ગ છે કરેક્ટ માર્ગ છે કરેક્ટ બિલકુલ કરેક્ટ પોતાની જાતે માની બેઠે આમ ના થાય આટલું કામ નહીં ફરી મનુષ્યપણું પણ મરવું બહુ મુશ્કેલ છે ફરી મનુષ્ય પણ મરવું બહુ મુશ્કેલ મનુષ્યપણું જોખમાઈ રહ્યું છે શું કરવું આ કારણે આ વિચિત્રતાને લઈને મનુષ્યપણાનું જોખમ આવી રહ્યું છે અત્યારે અત્યારે ધર્મ ધ્યાન કેટલા જણને હોય બાહ્ય દેખાવમાં તો ઘણા કરે બાહ્ય દેખાવમાં તો ઘણા કરે એમ બાહ્ય દેખાવમાં તો ઘણા કરે દરેક વ્યક્તિ પોતાનું જ જાણે બીજા જાણી નહીં શકે દરેક વ્યક્તિ પોતાનું જાણે દરેક વ્યક્તિ પોતાનું જાણે કે વિચાર ધર્મ શું બીજા અન્ય જાણી નહીં શકે બીજા જાણી શકે નહીં કયા ધ્યાન વધતા હશે આપને લાગે છે આખો દાડો રૌદ્ર ધ્યાન આ ધ્યાનમાં જ પડેલું છે આખો દાડો આ રૌદ્ર ધ્યાન આઠ ધ્યાન ભગવાને રૌદ્ર ધ્યાન નું ફળ શું કર્યું છે વિતરાગ માં બિલ તો ડન છે ને ખોટું કરી રહ્યો છું એટલું તો માને ને હું જો કોક ને ઓછો બધા કરે તો મારે કરવું ભલે કરે પણ ખોટું કરી રહ્યો છે તો એનું દરેક નું બિલ ડન છે એક માણસ એક ખોટું ચોરી કરવા તૈયાર થાય ને કરવા શરૂઆતમાં ભાઈ દંગ લાગે એટલે પછી નહીં ભડક્યા કરે ખોટું થયેલું છે ખોટું થયેલું છે પછી એમ કરતા કરતા બે હજાર થાય ને સહજ થઈ જાય શું થઈ જાય સહજ થઈ જાય એટલે ખોટું કરું છે બંધ થતું રહે આ ધોના બધા કરે છે હું કરું છું એમાં શું ખોટું કર્યું છે એમાં શું ખોટું કર્યું છે એવું કે બધું પોતાનું હિદત કરી રહ્યા છે મનુષ્ય પણ વેચી રહ્યા છે મનુષ્યનું ધર્મ ધ્યાન જો સમજે કશું કરેલું કે નહીં કરેલું ધર્મધ્યાન કોને કેવાય એ પ્રશ્ન છે પાછો બાહ્ય રીતે ધર્મ કહીએ છીએ તે ખરેખર ધર્મ છે ધર્મ ધર્મ ધ્યાન દેવા ગયો ભગવાન ના દર્શન કરતી વખતે આ ભગવાન મહાવીર ને પછી મૂર્તિ મૂર્તિ ને પૂછ્યું મૂર્તિ અમે પૂછી ગઈ છીએ જ્ઞાની પુરુષ મેં પૂછ્યું ભગવાન આ લોકો ડાબડીઓ લઈને રોજ સવારના પૂર્વ જૈનો આવે છે રોજ દર્શન કરે છે આ કશું એની દાન કર્યા નથી કારણ કે ના મારો ફોટો પાડે છે અને બહાર એનો બૂટ હોય તેમાં જીત હોય છે બૂટનો ફોટો પાડે છે મારો ફોટો સુપરનો ફોટો સાઈડ ફોટા હાથે પાડે છે બૂટ લઈ જશે એવું એને ચિંતા રહ્યા કરે મંદિર મદદ બને કે ના બને એવું હે ભગવાન શું કરે ભગવાન નો ફોટો ધર્મ ધ્યાન વસ્તુ બહુ જુદી ધર્મ ધ્યાન જો જગત હરજ્યું હોત તો આ કન્યા તો ધર્મ ધ્યાન કેટલું કેટલું કર્યું છે આપડે મને નથી લાગતું કે સાધુ આચાર્યોમાં કોક કોક કર્યું છે આચાર્ય બાકી મને નહીં લાગતું સાધુ આચાર્ય ધર્મ ત્યાગ કર્યો ધર્મ ઈચ્છા છે સાધુ આચાર્યમાં તો જૈનોની ઈચ્છા છે પણ પાડી શકાતું ઈચ્છા છે સમજતા જ નથી ધર્મ શું કહેવાય તે સમજતા નથી પાડી ધર્મ ધ્યાન તમને કહું એક દાખલો આપું એક દાખલો તમને આપું ધર્મ ધ્યાનનો કે અત્યારે તમારું ગધરું કોઈ કાપે છે કાપતો હોય એક માણસ ઉપર રૌદ્ર ધ્યાન થાય પાછું પોતાની જાત ઉપર રૌદ્ર ધ્યાન થાય કે મારામાં ભેગળ નહીં તારે મેં ધ્યાન ના રાખ્યું તારે પાછું મારામાં ભેગળ નહીં મેં ધ્યાન ના રાખ્યું તારે કાપી ગયો એટલે જોન તો રૌદ્ર ધ્યાન કર્યા કરે છે ખબર પડે હવે ભગવાને શું કર્યું કે રૌદ્ર ધ્યાન થવાની જગ્યાએ રૌદ્ર ધ્યાન ના કરે એનું નામ ધર્મ ધ્યાન કરે શું કહે છે રૌદ્ર ધ્યાન થવાની જે જગ્યા છે એ સ્પોટ ઉપર જો રૌદ્ર ધ્યાન ના કરે એનું નામ ધર્મ ધ્યાન કરે સમજાઈ આપણે હવે તે વખતે શું કરવું જોઈએ તમારે કેવી રીતે ભગવાન સમજ પાડી દેશે બધી આમ કે મેં તમારું બધું કાપ્યું તે કરીને તમારે મહાવીર ભગવાનની આજ્ઞા સમજવી જોઈએ ભગવાને કહ્યું છે કે આ ગધું કપાયું એ તો તારા ધર્મના ઉદય કપાયું શું કહે છે ક્યાંથી કપાયું ધર્મના તારા જ ધર્મના ઉદય છે એનાથી કપાયું પેલો કોણ કાપનારો નિમિત્ત છે શું કહે છે આ ધર્મ કહે ને એટલે નિમિત્તના ઉપર તું નિમિત્તને બચવા ભરી નહીં તારાત્મનું ઘર ત્યાં એટલે આપણે તીગડે આપણા લક્ષ્મણ રહેવું જોઈએ તો અમારા ઉપર રોગ ધ્યાન થાય નહીં પૂરતી કરુણા ફૂટે એ બધું તારે બાઈક નથી આ મારું બધું કપડમાં વિધાન બાઈક વર્ષમાં બિચારો આ ધોરણ આટલું બધું જો સમજાય રોગ ધ્યાન ઉત્પન્ન ના થાય તારે જાણવું તો ધર્મ ધ્યાન થઈ રૌદ્ર ધ્યાન ન થાય રૌદ્ર ધ્યાન ની જગ્યાએ રૌદ્ર ધ્યાન ન થાય એનું નામ ધર્મ ધ્યાન અત્યારે મને કોઈ હરી કરે અને હું ફેર મળું તો એ ધર્મ ધ્યાન ના કહેવાય મને હરી કરે ત્યારે માણસનો સ્વભાવ શું ફેણ મળવાનો હોય એ વખતે ફેણ ના મળે એ ધર્મ ધ્યાન કહેવાય આપણે સમજાય કેટલા થયા ફેન મારી છે કેટલા થયા નથી મારી તમારી તમારી ફેન તો પાંચ પાંચ મોડા વાળી નવ મોડા વાળી આ વૈષ્ણવની ફેન તો પાંચ મોડા વાળી અને તમારા નવ મોડો આમ આ એ નવ જાતે જીગો કાઢે લાય લાય લાય સામે પાસે ફેન કે જો ભર્યો તો કામ કાઢી નાખે અને આમ ભર્યો જાણે ભારે કોઈ પણ માણસ ની સાધુ અત્યારે નિંદા કરું છું મારી પોતાની નિંદા કરું છું તો હું પોતે જ છું આ તો સમજવા માટે વાતચીત કરી તમને સદૈવ ધર્મ ધ્યાન બરોબર ના સદૈવ ના કહેજો હા ફરી ફરી વારે કરી ઘડી ને બરોબર આપણે વિચારણા કરવા બેઠા છીએ સાચી વસ્તુનું તારણ કરવા બેઠા છીએ નહીં કે આપણે ઠસાઈ મારવું ઠસાઈ મારવું એના ધર્મ કહેવાય જ ને બધાની સમજમાં આવી જવું જોઈએ ફિટ થવું જોઈએ તમને કઈ સમજાવી આ બધું શબ્દ હવે ગજુ કાપે તારે એવું રહેશો હવે મને બહુ ઓછું એવું થાય એ ટાઈપની ફિલિંગ બહુ ઓછી હોય મને એ ટાઈપની ફિલિંગ બહુ જરા ઓછી હોય છે એમ કેવી મને કઈ નુકસાન જાય તો એનું મને એટલું દુઃખ નથી મને કઈ નુકસાન થાય તો મને એનું કરો મુશ્કેલીઓ તમે પગલ પર કરીએ જેટલી મુશ્કેલી ઉભી કરીએ એટલી કરો પાણી જો નિરાશે મારે કેમ માધા ના રહે આ જગત જો વધારે બગાડ્યું હોય તો લોકો આવી રીતે ખરાબ દ્રષ્ટિ જગત બગાડશો નહીં એને સ્થિર પાયા પર ચાલવા જાય આ કશું બોલતા નમ્રતા વ્યવહાર નહીં ચાલે વર્ત્યા કરીએ તો પછી દુનિયાનો વ્યવહાર નહીં ચાલે ને એની ચિંતા કોને કરવાની દુનિયા જે કામ આપણને સોંપવામાં આવ્યું છે જે આપણી સ્થિરે જે કામ છે તે ચલાવવા માટે ક્યારેક કંઈ પણ ઊંચો કરવો પડે મોટા માછલા હોય છે ને તે નાના નાના માછલા છે મોટા બધા માછલા મોટી વેલ માછલીઓ ત્યાં સુધીના ભરે છે સમુદ્રમાં કશું ભણવા ગયા નથી તો બધાનું એવું સુંદર ચાલ્યા કરે છે એવું કશું કલ્પના કરતા એવું ભાઈ ભાઈ ભગવાન છે ને બધું જ ચાલ્યા કરે અંદર આત્મા છે ને એ ભગવાન છે આ રૌદ્ર ધ્યાન એ જે નરક સ્થિતિ ન ગણી શકાય કે નરક જેવી કોઈ જગ્યા છે ખરી એમ કે છે કે આ રૌદ્રજાન જે થાય એ નરક જેવી સ્થિતિ ના કહેવાય કે પછી નરક કોઈ બીજું સ્થાન છે નરક જેવું કોઈ સ્થાન નરક જેવી સ્થિતિ નહીં નરક નરક બીજું સ્થાન છે નરક જેવી સ્થિતિ નહીં તો કે થાય તો પોતાના દુઃખ તો થાય વેદના પછી તો કઈ પણ એ રૌદ્રજાન શું આરોપ કરશે તેમાં મારે આ તડકાપો જોઈએ શું કે એટલે પોતે અહંકાર આવરી લે છે એને રસા સ્વાદ આવે છે સ્વાદ આવે છે ગરબો રસ આવે છે તમે ખબર પછી તે વેદના તો એવી જ છે પછી નર્કના જેવી પણ નર્ક ગતિ નહીં જેમાં જાનવર ગતિ છે મનુષ્ય સિવાય આ મધ્ય લોકમાં બે લોક છે મનુષ્ય સિવાય ઈતર જે જે જીવ દેખાય તેવા છે જેટલા નથી દેખાતા એક ઇન્દ્રિય થી મળીને પાંચ ઇન્દ્રિય સુધીનું બધું તિર્યંજલોક છે આ મનુષ્યલોક ને તિર્યંજલોક બે બધા વિભાગમાં છે એથી નીચે અધોગતિમાં નરગતિઓ છે પાતાળ લોક છે અને ઉપર છે તે દેવ લોકો છે બધું જ છે કયાનું ભય બધું જ છે જે જે કરો તેનો અહીંયા આગળ તરત જ ચાર પ્રકારની જેલ જે લોકો એ છે તે આ કંટાળો એટલે ફૂટવાથી કામને કંટાળવામાં કંટાળો કેટલા નથી કંટાળો આવ્યો છે આગલા ભાવ ની તો આગલા ભાવ માં ખબર નથી આ ભાવ માં કંટાળો આવ્યો કંટાળો આવ્યો ને હાજી બધાને પજો પજો કહે એમને કશું એક્ઝેક્ટ જગ્યાએ કામ નીકળી જવા હા શાસ્ત્ર ભરવાની જરૂર નથી શાસ્ત્ર પડે તો ઉલટો મયા મય ગેપ વધતો જાય શું છે શું વધે હવે ભગવાન ત્યાં શું છે મોક્ષમાં પણ ભાગ કેવા નથી હવે છે નિષ્ક્યાપી આ વધેલો કેપ છે શું થાય તમારા ભાઈઓ તો હોય ને તેમને કેપ હોય હું જાણું આ બધું ને જાણ્યું એનું નામ કહેવાય ઠોકર દાદાજી પેલા પદ્માબેન ના પદ્માબેન ને ભણાવતા હતા પોતાના મેન્ટેનન્સ માટે ભણાવે છે લેતા છે જે વેચે ને જે વેચે એ બધી શાકભાજી કહેવાય જે વેચે એમાં ધર્મ હોય એનું વેચાણ થાય પછી શાકભાજી માર્કેટ અમુક આજીવિકા માટે અનિવાર્ય ને તો શું કરો બંને એન્ડ મીટ કરવા માટે અમુક તો અનિવાર્ય ને અમુક તો આજીવિકા માટે અનિવાર્ય ને હા તે આજીવિકા માટે જોઈએ ને પણ જે વેચ્યું આજીવિકા માટે વેચવામાં આવે એ બધી શાકભાજી આજીવિકા માટે વેચાય નહીં પછી વેચાય નહીં જય આ બધા જે છે એમને છે એમના ગુરુ ભણાવતા છે તો આજ ભણતરમાં આ દેખાય છે તે ને આ શોભા આપણે જેટલી જ છે ને બધા શોભા છે આ શોભાયમાન થઈ ગયો છે ધર્મ શોભાયમાન થયો છે ને શોધતો નથી કેમ બોલ્યા કઈ દ્રષ્ટિથી વિચારીએ પ્રશ્ન છે સ્વભાવમાં કઈ દ્રષ્ટિએ કહીએ કઈ દ્રષ્ટિએ નથી શોધતો એ પ્રશ્ન કઈ દ્રષ્ટિએ સ્વભાવમાન ને કઈ દ્રષ્ટિએ સ્વભાવમાન નહીં એ પ્રશ્ન નથી સ્વભાવમાન એટલે લોકોને લોકોને શાંતિ વધી તો ધર્મ સ્વભાવમાન થયો શું થયું ધર્મ સ્વભાવમાન ધર્મથી લોકોને શાંતિ વધે કોણ ગ્રહણ કરે તેના કેટલું ગ્રહણ કરે છે એના ઉપર આધાર છે સામે વાળું કેટલું ગ્રહણ કરે છે ગ્રહણ કરવાનું નથી એના ઉપર આધાર ગ્રહણ કરનારો ગુનો નથી ગ્રહણ કરનાર તો ક્યાં હું સાહેબ બોગડો મંત્ર સમજે નથી એના આધાર છે ગ્રહણ કરનારું શું બધા તમારું શું ગુનો ગુનો મારો જો તમને ના આવડે તમને જો ના આવડે તમને ભક્તિ ના થઈ ગુનો મારો હોય તો આપનો ગુનો કેવી રીતના થયો ના પાત્રતા પાત્રતા કશું ના હોય પોતે જવાબદાર બોલનાર જ જવાબદાર છે તમે જવાબદારી જ નથી આવતો મારી પાસે તમારી જવાબદારી નથી તમારી પાત્રતા નથી એટલે હું શું કરું મેં ચક્કર તારી પાત્રતા નથી અમે તારી પાસે આવી બેઠા છું અમારું કઈ ઠેકાણું ના આવે કઈ જતો બરાબર શું કઈ તમારે તમે તમારી પાત્ર ટકા મને કેવું છે તમારે તમે ચક્કર શું કહ્યું પોતાનું મંદ પરિણામ કે લોકો લોકો બિચારા ભોળા ભદ્રી મારું આ કરવું મારી પાત્રતા મેં બધા પહેણો છે પાત્રતા કેમ ના થાય પાત્ર હોય નહીં કોણ બી અમને અવાજ ઊંઘ નહીં આવે તમારામાં પાત્ર નથી આચાર્યો પોતાની ડબલ ડોસીને બોલે છે આચાર્ય એનું નામ કેવાય કે લાખો માણસ ને પોતાની ધરતી પડે બધું સીધું કરી નાખે એમનું આચાર્ય કહેવાય અમની પાત્રતા નથી સાહેબ અમે પાત્ર નાખતા નથી તો અમારે તો આહાર જરા હાલતો કહીએ આહાર અમારો લો થવાનો પાત્રતા અમારી નહીં સાહેબ બાયડી પડ્યો તું છોકરા છે પાત્રતા નહીં છોકરા મને પાત્રતા તો છોકરા થી થાય સમજ હોત નહીં તો આ લોકોને બહુ શાંતિ આપે આ સમજ ને આ શાંતિ તો ખલાસ થઈ ગઈ શાંતિના જે ઉપાય કરે છે તે બધા ઊંધા ઉપાય જે જે ઉપાય કરવામાં આવે છે બધા ઊંધા બાહ્ય દોડ કરવામાં આવે છે ખાલી એ ભગવાન આપણે થોડું સમજાયું આકાર તમારો નથી તમે તો બારે કોટ છો તમે તો ને ફોન છે તમારામાં શું અધિકારી અધિકારી કશું જોવાનું ના હોય અધિકારી કોને કહેવાય અવભવના ગજા પ્રમાણે પ્રાપ્તિ થઈ જાય શાંતિ થવી જ જોઈએ આચાર્ય ભગવાન એટલે બહુ વસાય બહુ ઊંચી વસ્તુ શાંતિ થવી જ જોઈએ આચાર્ય ભગવાન દેખાણ પ્રાપ્ત હોય જાય એવા દર્શન કર્યા નથી એવા આચાર્ય નથી ખાસ જતો નથી પર્યુષણમાં જાઉં ત્યારે મેળાવટ એટલે કાયમ જોઈએ પરમાનન્ટ જોઈએ તમારે પરમાનન્ટ જોઈએ છે ને શાંતિ પરમાનન્ટ જોઈએ છે ટેમ્પરરી મળતી હોય તો પરમાનન્ટ જ જોઈએ મળતી હોય તો પરમાનન્ટ છે હા મળતી હોય શંકા કેમ છે હું પોતે કઉ છું this is the cash bank અને કાયમની શાંતિ તમને જેટલી જેવી જોઈએ એવી મળશે એમાં તો શંકા કે મળશે કે કેમ કર્યું મળે કોણ કરીને આપી શકે એવી જો ચિંતા કરવા જાય તો કાચી પડે હું પોતે કહું છું મારે કશું ફી નથી લેવાની જો ફી લેવાનું હોય તો ત્યારે પોતાને પોતાની ફી હાર ફી લેવાનું હોય તો ફી હારું બોલવું કરે પણ ફી તો લેવાની નથી તો શા માટે બોલવાનું છે તમારા કલ્યાણ માટે બોલવાનું કેવું મારું કલ્યાણ થઈ ગયું એટલે તમારું કલ્યાણ થાય તો સારું એવી મારી ઈચ્છા પાંચ એક સિત્તોતેર અંબાલાલભાઈને ત્યાં એ હાર્ડ રૌદ્ર ધ્યાન છે એવું પુસ્તકમાં લખેલું છે કોઈના વાંચવામાં આવ્યું છ એક સિત્તોતેર શું કયું લખ્યું છે હાર્ડ રૌદ્ર ધ્યાન લખ્યું શું લખ્યું છે હાર્ડ રૌદ્ર ધ્યાન ભગવાનના વખતમાં હાર્ડ રૌદ્ર ધ્યાન નતું તે દુષ્મ કાળમાં વધીને હાર્ડ રૌદ્ર ધ્યાન કોઈ કાળમાં હાર્ડ રૌદ્ર ધ્યાન રૌદ્ર ધ્યાન હતું આ હાર્ડ કર્યું શું બુદ્ધિથી મારેલા તેના જગતમાં કોઈ દાડો બુદ્ધિથી મારવામાં આવતું નતું હથિયાર થી મારવામાં આવતા હતા શું થયું હથિયારથી મારવામાં હથિયારથી મારવામાં આવે તે એક જ થોડો મોત થાય બુદ્ધિ બુદ્ધિથી મારવામાં આવે અનંત અનંત નું મોત થાય શું થયું અનંત અવતારનું અત્યારે બુદ્ધિથી મારે જ એવું કોઈને ખબર છે ખરી નથી બુદ્ધિવાળા ઓછી બુદ્ધિવાળા મારે છે વાત ખબર છે બરોબર તમે દાખલો આપ્યો ને અલ્હાબાદમાં માલ આપી દે ઊંચો માલ કે અલ્હાબાદનો કરી દે ફોરેનનો કહીને એટલે આ છતાં ઔરંગાબાદના ડિસ્ટ્રિક્ટના ખેડૂતો છે ને ત્યાં અહીંયા આગળ એમના શેઠિયાઓને તો રૂપિયા લઈ આવે ખેતી કરીને બધો માલ અહીંયા આગળ સમજો ને વ્યાજમાં વ્યાજમાં સૂત્ર પેલો મરદાર જેવો જેવો રહે છે ખેડૂત લોહી બધું અહીંયા આવે છે દહીં ગણ ક્યાં ઇલેક્ટ્રિસિટી નાખી નવીઓ ક્યાંથી નાખી છે એ નવીઓથી બધું લોહી ચૂસે ને અહીં આવે છે ઔરંગાબાદમાં છે ત્યાં તો અને પેલા મરદા જેવા રહ્યા છે મડા મડા મડા જ્યાં ફરતો હોય અને આ એ દોઢસો દોઢસો કિલોના સવાસો સવાસો કિલોના સૌ ગણી પણ આ કિલો નો તો શાક થવાનું છે હજુ તો ચટણી કરવાની છે ને ચટણી બે ભગવાને કહ્યું કહ્યું કે જે જે માઉસ વધારવા માટે જે ખાય છે એ બધા માંસાહાર કરે છે કે છે કૃપાળુએ કહ્યું શું કે છે હા આ બધા ગલ્ફો વધે એટલા માટે ખાવાનું જીવવા માટે છે શું છે ખાવાનું જીવવા માટે એટલે આ દીવો હલવાઈ ના જાય એટલા માટે તેલ પૂર પૂર કરવાનું તેના બદલે આ તો પાંચસો તેલ વેડી દીધું કે ચાલ્યું પછી અહીંથી ભૂલ્યું અહીંથી ભૂલ્યું આમથી ભૂલ્યું અને મોટું તુમડા જેવું થાય પછી દોઢસો ના કિલો ના ને તો અમદાવાદ ભગવાને શું કહ્યું છે આપણે જાણવા જેવું જાણવા જેવું હોય છે સમજ પડે ને તેથી કરીને બધાના બધા કિલો વગાડતા નથી પણ જેનો કિલો વધી નહીં એને માટે આ એક વાત છે એમાં બધું એક્સેપ્શન કે હોય મેં કેટલા ભોળા ભાવે વધતા હોય તમે ભોળાસર વધ્યા કર્યા રાજાશ્રી માણસો બહુ કચાઈ નહીં બહુ કચાઈ નહીં છોડી દો ક્યાં છોડી દો ભાઈ બહુ નહીં તમે એવું કેમ બોલ્યા ના બહુ કસાય મૂળથી બહુ કસાય નહીં જો કદી બહુ કસાઈ નો અર્થ સમજ્યા બહુ કસાય નો માં લખોટીઓ રમતા હશે ને ત્યારે એમની લખોટીઓ કોઈ દબાઈ પડે ના તમારી છે આ કે છે નહીં ત્યારે બાજે ચોટે પણ પેલો છોડે નહીં અને પેલો ગાળો ગાળો દેવા છોડી દે કે છે ફ્રેન્ડ જોડે કસાઈ કરું છું કે ફ્રેન્ડ જોડે કસાઈ કરું છું ફ્રેન્ડ જોડે કસાઈ કરતો ફ્રેન્ડ નથી કરતા ને ફ્રેન્ડ તો કે આવો સંયોગ ક્યાં મળશે એવું કે છે આવો સંયોગ નહીં મળે કે ગાતા હતા કે આવો સંયોગ નહીં મળે ફ્રેન્ડ જગા ખોઈ લાવે છે ખરા ભગવાન ઋષભદેવ ના વખત થી અત્યાર સુધી છૂટે મળે બોલ્યો હોય તો હું એકલો જ બોલું છું અને અક્રમ વિજ્ઞાન આ અક્રમ વિજ્ઞાન છે એ છૂટે મળે બોલી શકે નહીં તો પછી કોઈ બોલનાર જ હતું ને અત્યારે પૂજો વાળનારું જ હતું આ બધું પૂજો વાળવાનો મારે ભાગે આવ્યો ખબર પડે ના વખત નો પડેલો ચાર ચાર ફૂટ તો આખા દુનિયા પર પૂંજો પડેલો સારું છું હવે આ પૂંજો ચારે વાળી છું ચારે વાનો ઉકેલ આવશે અને મનુષ્યો બફાયા કરે છે સમજ આ બફારો ઓછો થઈ જવો જોઈએ અને પૂંજો પાર તો ન પડ્યો જો એટલે આ બધો રોગ કરવા માટે અમારા શબ્દો થી રોગ નીકળે અમારા શબ્દોમાં એટલું બધું વચન બનશે કે ભયંકર માં રોગી માં રોગી હોય તો એક કલાક માં નો રોગ ખલાસ થઈ જાય બદલવા અભવ્ય ભવ થઈ ભવ્ય થઈ જાય એક કલાક માં ગમે તેવો ભવ્ય આને કહીએ ને આચાર્ય મહારાજ ને કહે સાહેબ કે આના ભવ્ય ભઈ લાવ કે શું એક કલાક અમે આ ભવ્ય કરીયા ભવ્ય કરીયા શું કર્યું અમે ભવ્ય કરીયા અને આચાર્ય મહારાજ ને તો લોકો એ પૂછ્યું કે સાહેબ ભવ્ય મોક્ષ ના જાય તો હું ભવી હઈશ કે ભવી હઈશ કેસે કારણ કે તમને વિચાર આવ્યો એટલે તમે ભરી ગયા શું કહ્યું એનો એનો એનો દાખલો એનો દાખલો એ જ આપે શું કહ્યું એ જ આપે દાખલો કે તને શંકા આવી કે તું ભમી છું કે અભમી છું ભમી છું એટલે કોને શંકા ના આવે આમાં આ તો ગન ને ફોંસીએ ચડાવવા જેવા છે શું કહ્યું આટલે કઈ જવાબ કેવાય આટલે કઈ જવાબ કેવાય હું ભવીશ કે અભવીશ આવું આવો ખુલાસો આપવો એને જવાબ કહેવાતો હશે ઘનચક્કર જવાબ કહેવાય આવું તો ભગવાન કોઈ કાળમાં નથી સાંભળ્યું એવું આવો બોલાટ અને આ જૈનો સ્વીકાર કરે છે હા સાહેબ મને વિચાર અમારી પાસે તમે આવું પૂછેલું હા પૂછ્યું હતું દાદા શું પૂછ્યું આવું જ પૂછ્યું હતું ભવ્ય અભવિમાં તારે કે હાથ અભવિ છે પણ તમે પૂછો છો એ જ અભવ્ય છે કેમ છે તપાસ કરી હતી તમે દાદા અમારી પાસે શું કોઈ કોઈ તમને તમારી તમારી જાત ઉપર શંકા આવી ના શંકા ની ગણતરી નહોતી કે હું અભવી કે ભવી અભવી કેટલા એમ એટલે સાત નામ લખાવે હે ભવિ અભવી કેટલા એમ મોટા મોટા આચાર્ય મોટા મોટા જૈનો સમજીને પૂછે છે તાર મહારાજ સાહેબ હું અભિ અભવી કે ભવી કે તમને શંકા પડી માટે તમે ભવી છો કે કેવી રીતે આ કાઢ્યું કેવી રીતના કાઢ્યું આ કોઈ નીકળ્યું કે એમને પોતાના ભેજામાંથી કાઢ્યું ભેજાનું હોય ભેજાનું હોય તો દહીં થશે આ તો ભેજાનું ન હોય ઘન ચક્કર પણ છે ભેજાનું હોય તો દહીં ચાલે ચટણી કરવા માટે આ તો ગ્રંથ પણ છે અને તે બધા આચાર્ય માણસ એક ની પાછળ એક બાકી પરંપરા જ આવી શાસ્ત્રમાં